એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા ભોળા ભોળા ભટુરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો નડિયાદમાં બેઠા બેઠા સ્વાતિબેન વાર્તા સાંભળે છે આવો આવો સ્વાતિબેન અને અમદાવાદમાં બેઠા બેઠા મયુર વાર્તા સાંભળે છે ઓહો હો સાંભળો સાંભળો આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે બીરવાની બોરડી <laughs> નટવર પટેલની આ વાર્તા છે હો ભાઈ એમણે મને કહી છે અને હું તમને કહું છું એક દિવસ બીરવાના માસી એના ઘેર આવ્યા માસી તો બોર લાવ્યા બીરવાને બોર બહુ ભાવે બીરવાએ ધરાઈને બોર ખાધા ઠળિયા ઘરની પાછળ આવેલા વાડામાં નાખ્યા બીજે દિવસે સવારે બીરવા ઘર પછવાડે ગઈ તો એ તો નવાઈ પામી વાડમાં એક બોરડી ઉગી હતી એક જ રાતમાં તે એક હાથનો છોડ થઈ ગઈ હતી તે જોઈને બીરવા તો રાજી રાજી થઈ ગઈ ભાઈ બોરડી તો રાતે ન વધે એટલી દિવસે વધે ને દિવસે ન વધે તેટલી રાતે વધે ચાર પાંચ દિવસમાં તે બોરડી ઝાડ જેવડી મોટી થઈ ગઈ તેના પર પાકા પાકા સરસ મજાના બોર પણ આવ્યા તે જોઈને બીરવાના મોંમાં પાણી આવ્યું દોડતી દોડતી એ તો બોરડી પાસે ગઈ ને બોરડી સામે જોઈને કે બોરડી બેન ઓ બોરડી બેન એક બે બોર લઉં બોરડી ઝૂમીને કે બીરવા બેન લો ને ત્રણ ચાર બીરવા તો હરખાય બોર લેવા હાથ લંબાવ્યો બોર તોડવા જતા બોરડીનો કાંટો વાગ્યો ઓય બાપા બીરવા તો ચીઝ પાડી ઉઠી ઓય માં બોરડીને કાંટા હોય એ વાત તો આજે એણે જાણી બીરવાએ આ પહેલા કદી બોરડી જોઈ નહોતી બોર વેચાતા લઈને જ ખાધા હતા તેણે તો ચીઝ સાંભળીને બોરડી કે શું થયું બહેની શું થયું બીરવા રડતા રડતા કે શું થયું તે આ જુઓ ને તમારો કાંટો વાગ્યો મને લોહી નીકળું જાવ તમારું બોર નથી ખાવું મારે અને બીરવા તો રીસાઈને ચાલી ગઈ આ જોઈને બોરડીને બહુ દુઃખ થયું બોરડીને થયું કે ભગવાને મને આ કાંટા સીધા આપ્યા હશે વળી મને કાંટા ન હોય તો કેવું સારું બીરવા જેવડા નાના નાના છોકરા જાતે બોર નિરાતે ખાઈ તો શકે ને લો બોલો પછી તો રાત પડી પૂનમનો ચંદ્રમાં ઊંચે ચડ્યો હતો પછી તો રાત રાણી રૂમઝૂમ રૂમઝૂમ કરતી ફરવા નીકળી એ સૌને માથે હાથ ફેરવતી જાય ને ખુશ ખબર પૂછતી જાય વાડમાં ઉગેલા લીમડા પર હાથ ફેરવીને કે મારા વાલા લીમડા ભાઈ કઈ દુઃખ તો નથી ને ભાઈ લીમડો કે રાતરાણી દેવી મારે જટ મોટા થવું છે મને મોટો કરી દો ને રાતરાણીએ લીમડા ઉપર હાથ ફેરવો લીમડો તો બે હાથ મોટો થઈ ગયો તે રાજી થયો રાતરાણી આગળ ગયા એક કૂતરું ગમાણ પાસે બેઠું હતું ને રાતરાણી કે મારા વાલા કૂતરા ભાઈ કંઈ દુઃખ તો નથી ને ભાઈ કૂતરો કે આજ મને ખાવાનું નથી મળ્યું હું બહુ ભૂખ્યો છું રાત માં રોટલો આપો ને રોટલો રાતરાણીએ આમ હવામાં હાથ વીંજો ને હાથમાં રોટલો હાજર એ જોઈને કૂતરો તો રાજી થયો રાત રાણી આગળ વધ્યા ને આપણી આ બોરડી પાસે આવ્યા બોરડીને કે બોરડી બેન ઓ બોરડી બેન તને તો હવે છે ને ચેન બોરડી કે રાતરાણીમાં મારું દુઃખ તમે દૂર નહીં કરો રાતરાણી કે બોલને બેન ચપટી વગાડું ને દુઃખ દૂર કરી દઉં હું તો બોરડી કે માં મારા પર જે કાંટા છે તે દૂર કરી દો રાતરાણી કે બેન ભગવાને કાંટા તને રક્ષણ માટે આપ્યા છે તે કદરૂપા કે બિન ઉપયોગી નથી હો એનો પણ ઉપયોગ છે બોરડી કે પણ મને આ નથી ગમતા ભલે આમ કહીને રાતરાણીએ પોતાનો હાથ લંબાયો અને બોરડી પર ફેરવતા બોલી છુ મંતર છુ અને જાણે જાદુ થયો બોરડી પરના બધા કાંટા દૂર થઈ ગયા બોરડી તો રાજી રાજી થઈ ગઈ ભાઈ પછી તો સવાર પડી બીરવા વાડીમાં આવી એને જોઈને બોરડી કે બીરવા આમ આવ જો હવે મને કાંટા નથી હો બીરવા બોરડી નજીક જઈને એણે તો ધ્યાનથી જોયું સાચે જ કાંટા નહોતા એ તો ખૂબ નવાઈ પામીને તેણે પૂછ્યું આવું કેવી રીતે થયું બસ છું મંતર છું ને કાંટા થઈ ગયા છું <laughs> બીરવા કે બોરડી બેન હવે તમારા બોર ખાવાની મજા પડશે ને બીરવાએ એક બોર ચૂંટ્યું કાંટો ન વાગ્યો બીજું ચૂંટ્યું કશું ના થયું ત્રીજું અને ચોથું બીરવા તો રાજી રાજી થઈ ગઈ ને તે જોઈને બોરડીએ થઈ રાજીભાઈ બોર ખાતી જાય ને બોરડીના વખાણ કરતી જાય વાહ ભાઈ વાહ મજા પડી બોર ખાવાની મજા પડી બોરડી બહેનની વાહ ભાઈ વાહ મીઠા બોરની વાહ ભાઈ વાહ બપોરે તો બીરવા ઘણા છોકરાને બોલાવી લાવી હો કાનન આવી ને મનન આવ્યો ને પરાગ ને ઉજાસ આવ્યા રોશની ને પાયલ આવ્યા એમના ભાઈબંધ ને બેનપણી બીરવા કે જેને જેટલા બોર ખાવા હોય તેટલા ખાવ ઘાટા વગરની બોરડી ને પાછા સરસ મજાના બોર પછી તો વાત જ શી પૂછવી બધા છોકરા તૂટી જ પડ્યા શરૂ શરૂમાં તો બોરડી બેનને હરખ થયો કે વાહ છોકરાઓ ખાય છે તે ભલે ખાય પણ પછી તો બાળકોએ બોરડીને ચૂંટી જ ખાધી ભાઈ બોર ભેગા પાંદડાએ ઉસેટી લીધા બિચારી બોરડી એની શોભા જ બગડી ગઈ પાંદડા વિનાની થઈ ગઈ બોર વિનાની થઈ ગઈ બોરડી બેન બૂમો પાડી પાડીને કહેવા લાગી અરે મારા પાન ના તોડો મારા પાન ના તોડો પણ સાંભળે કોણ બીરવા નહીં આ તો ન ગમ્યું હો પણ કોઈ સાંભળે તો ને આટલા બધા છોકરા હતા પછી તો સૌ ભાગ્યા બિચારા બોરડી બેન ઈપકે ઈપકે રડી પડ્યા બીરવાને આ જોઈને દુઃખ તો થયું કે બિચારી બોરડી રાત પડી રાત રાણીને યાદ કરતા એ તો આવી પડ્યા રડતી બોરડીને જોઈને માથે હાથ ફેરવીને રાત રાણીએ પૂછ્યું મારી વાલી બેની સીધ રડે છે આટલું બોરડીએ બધી માંડીને વાત કહી પછી કે રાતરાણીમાં મને કાંટા પાછા આપો મારા કાંટા પાછા આપો હા લે ભલે આમ કહીને રાતરાણીએ હાથ લંબાવ્યો બોરડી પર ફેરવો ને બોલી આવી જા આવી જા બોરડીના કાંટા આવી જા ને બીજી જ પડે ભાઈ કાંટા આવી ગયા પણ એકલા કાંટાવાળી બોરડી કેવી લાગે એટલે બોરડી કે માં મારા પાંદડા ફરી હાથ લંબાવીને રાતરાણી બોલ્યા આવી જા આવી જા બોરડીના પાંદડા આવી જા ને પાંદડા આવી ગયા પણ કાંટા અને પાંદડાથી બોરડીને સંતોષ ન થયો એક પણ બોર પણ ભાઈ એકલા કાંટાવાળી બોરડી કેવી લાગે એટલે બોરડી કે માં મારા પાંદડા ફરી હાથ લંબાવીને રાત રાણી બોલ્યા આવી જા આવી જા બોરડીના પાંદડા આવી જા ને પાંદડાએ આવી ગયા પણ કાંટા અને પાંદડાથી બોરડીને આ સંતોષ નહોતો થયો એટલે એક પણ બોર એના પર નહોતું બોરડી તો કે માં બોર વગરની હું કેવી બોરડી ભલે હો બેટા આમ કહીને ફરી રાતરાણી હાથ લંબાવ્યો આવી જા આવી જા બોરડીના બોર આવી જા અને બોર પણ આવી ગયા પછી તો પછી બોરડી હતી એવી સુંદર થઈ ગઈ બોરડી થઈ ખુશ એ જોઈને રાત રાણીએ થઈ ખુશ આજુબાજુના ઝાડવા વેલા અને વાડ સૌ થઈ ગયા ખુશ રાત રાણી ગયા અને બોરડી બેન તો ઊંઘવાને બદલે ઝૂમવા અને ગાવા લાગ્યા છું મંતર છું મારું દુઃખ છું છું મંતર છું મારા આંસુ છું તો ભાઈ આવી હતી આ બીરવાની બોરડીની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ હવે હાલા વાલા કરી જાઓ આવજો